પરમ પૂજ્ય શાસ્ત્રીજી મહારાજ નું પ્રવચન સંમત બે હજાર ચાલીસના આગળ વધી બારસ ને ગુરુવાર તારીખ ઓગણત્રીસ ત્રણ ચોર્યાસી લોયાનું બીજું વચનામૃતમ ચાલો શ્રી સ્વામિનારાયણાય નમો નમઃ શ્રી હરિકૃષ્ણાય નમો નમઃ श्री पूर्णपुरुषोत्तमाय नमो અને ચાર અંગ માહિલું એક પ્રધાન હોય અને બીજા ગૌણ બીજા ત્રણ ગૌણ હોય તો પણ જન્મ મૃત્યુ ના ભય થકી તરે છે અને ચાર માહિલું ક્યાં ચાર અંગ છે એટલે યાદ રહી વિશ્વાસ મૂકીજો વિશ્વાસો પછી જ્ઞાને પૂર્વે મતલબ બોલવામાં હેલું છે પણ જીવનમાં મોટું છે જીવનમાં મોટું તમારે લગ્ન થઈને પરણવાનું હરખ હોય ન હોય લગ્ન ક્યારે કહેવાય પછી એને કોઈ પણ દુનિયાની સ્ત્રી ઉપર ક્યાંય પણ ખોટો સંકલ્પ ન થાય તો લગ્ન એવા લગ્ન થતા છે ને વાત કરી વાત પૂછવા જેવી આમાં પતિવ્રતાપણા નું આવ્યું ને તો બહુ મોટી વસ્તુ સંકલ્પ ન થાય એટલે આપણે માની કોઈ મળે તેમ તેવા સંકલ્પ થાય કોઈ ની વાતો આપણે ન કરી પણ સામાન્ય આપણે તમે જોવો ને એ આખરી વસ્તુ હા સંકલ્પ નો થાય અને એ ચાર અંગ એક પ્રધાન હોય અને બીજા ત્રણ ગૌણ હોય તો પણ જન્મ મૃત્યુના ભય થકી તરે છે અને ચાર માહેલું એક પણ ન હોય તેને તો મૃત્યુનો ભય ટળે નહીં જયારે આ પ્રકરણ નીકળે ત્યારે માનવી માત્ર પોતાના હૃદય ની વાત હું આમાં કે ઠેકાણે કોકની હું પર જોતા નહીં કેટલી વાર્તા કરીને પછી શ્રીજી મહારાજ સર્વ પરમહંસ તથા હરિભક્ત પ્રત્યે બોલ્યા છે એ ચાર મહિલા જેને જે અંગ પ્રધાનપણે વર્તતા હોય તે કહો પછી પરમાંશ પછી પરમાંશ સમગ્ર ને જે જે અંગ વર્તતા હતા તે કયા અને હરિભક્ત ને પણ જે જે અંગ વર્તતા હતા તે કયા તે સાંભળીને શ્રીજી મહારાજ ઘણા પ્રસન્ન થયા પછી શ્રીજી મહારાજ બોલ્યા છે એ ચાર અંગ માંથી જેને સુરવીર નું અંગ હોય તે સર્વે આવીને અમારે પગે લાગો એ કેમ એને પગે લગાડ્યા છે વધારે વાલું વધારે વાલું માંગે છે એમ નો કહેવાય સાથી સિદ્ધાંત ની વાત નથી કાચો ભાઈ તો દેખાય આવે કાચો ભાઈ તો દેખાય આવે ખાવાનું શૂરવીર નું અંગ છે ને એ બિયર નહીં કોઈ ખરું ને એટલે બહાર બાંધવું છે તો બિયર નહીં એમ નથી એમ પાછું આમ જવું એમ એમ શરીર છે ઇન્દ્રિય પાંચ જણા ને મારી નાખે સુરવીર શૂરવીર એ વાત પછી શ્રીજી મહારાજ બોલ્યા છે એ ચાર અંગ માંથી જેને શુરવીર નું અંગ હોય તે સર્વે આવીને અમારે પગે લાગો જો સમાજમાં આપણે બધા ભેળા રહ્યું છે મોગજમાં શેરવીર શેરવીર થી તો આવડા ખરેખર ધ્રુજે મોબિત મંજા રહેવાની ખાવાનું આવ્યું ત્યાં ઈશ્વરની મર્યાદા નો લોપ થતો કાચું ન રહે દ્રષ્ટાંત એવા દરેક ભાવો ચૌદે ઇન્દ્રિયોના અંદર બેઠા છે એ બધા એ કઈ ખાવા પીવાની થોડી વાત છે શરીર છે એનાથી તો વિલંબ છે પછી જેને જેને શુરવીર ના અંગ વર્તતા હતા તે સર્વે શ્રીજી મહારાજ ના ચરણારવિંદ ને છાતી માં લઈને પગે લાગ્યા પછી શ્રીજી મહારાજ બોલ્યા છે વળી જેને પ્રશ્ન પૂછવો હોય તે પૂછો ત્યારે બ્રહ્માનંદ સ્વામી એ પૂછ્યું છે જે કારણ હોય તે તો કાર્ય થી મોટું જોઈએ ત્યારે વડ નું બીજ તે તો નાનું છે અને તે થકી મોટો વડ કેમ થાય છે પછી શ્રીજી મહારાજ બોલ્યા છે કારણ હોય તે તો નાનું હોય ને સૂક્ષ્મ હોય તો પણ મોટા કાર્યની ઉત્પત્તિ કરવાને સમર્થ છે એ જ કારણમાં મોટાઈ છે મોટા કાર્યને ઉત્પન્ન કરવાની એમાં શક્તિ ખુબ જાડો મોટો માણસ હોય એટલે બીજો નાનો અને નીચો હોય ને એનાથી દબાય પણ બાજુ એમ કાર્ય કરવામાં ગાંધીજી નો દેહ કેવડો હતો કઈ નઈ પણ કાર્ય કાર્ય એ ક્યાં ખાતર આ કઈ રીતે આની મોટે કઈ છે મોટો નથી એમ એવું ન હોય એમ પણ આ ક્યાં ભાવમાં કરી હોય એવું નહીં પણ કારણ છે એ તો બહુ નાનું હોય છે અને કાર્ય મોટું થઈ જાય હવે કારણ મોટું છે કાર્ય કઈ મોટું હોય એટલે મારાથી ભાઈ એવું ન હોય એ વસ્તુ તો એમ જ છે પણ એમાંથી આ મોટું કાર્ય થઈ જાય વડનું બે નાનું છે વડ થઈ જાય અજ્ઞાન નો દ્રષ્ટાંત તરબૂચ નો વેલો તમે જોયો હોય તરબૂચ મોટો મોટો વડ તરબૂચ વેલો તમે જોયો હોય જોયો હા ત્યાં રેતી પડ્યો હોય એટલો કોઈ હા અને અઢી અઢી મન નો તરબૂચ થાય હા વેલા ની દાંડલી હાવ પાતળી હોય એમાંથી એવો કેમ નીકળ્યો એવો <laughs> પણ બિલકુલ વધારે માં તમે કારણ તો ના કાર્ય મોટું થઈ ગયું પણ ઓલા પી માં શક્તિ છે પરદેશ ત્યારે બ્રહ્માનંદ સ્વામી એ પૂછ્યું છે કારણ હોય તે તો કાર્ય થી મોટું જોઈએ ત્યારે વડ નું બીજ તે તો નાનું છે અને તે થકી મોટો વડ કેમ થાય છે પછી શ્રીજી મહારાજ બોલ્યા છે કારણ હોય કે તો નાનું હોય અને સૂક્ષ્મ હોય તો પણ મોટા કાર્યની ઉત્પત્તિ કરવાને સમર્થ છે એ જ કારણમાં મોટાઈ છે જેમ મૂળ પ્રકૃતિના કાર્ય એવા જે અનંત પ્રધાન તેનો મોટો વિસ્તાર છે પણ કારણરૂપ જે મૂળ પ્રકૃતિ તે તો સ્ત્રીને આકારે છે તથા પૃથ્વીનું કારણ જે ગંધ તે સૂક્ષ્મ વિશ્વાસ પછી બ્રહ્માંડો પ્રકૃતિ પુરુષ પ્રકૃતિ પુરુષ એ સૂક્ષ્મ

સોનું દાગીએ એક એના એક વડો પ્રધાન થઈ જાય વાળો થઈ જાય અને જાતીય હરખા હોય પચાસ વાળો રૂપાળો અને વડામાં ન હોય એ દિવસે Thank you. મૂળ પ્રકૃતિ કાર્ય મોટો વિસ્તાર પણ કારણ રૂપ તો તત્વ તો કઈ દેખાય નહીં પણ મારા જ વચનામૃત માં એમ થાય છે કે આ બધા તત્વો મૂર્તિમાન કાર્યો દેખાય અને આ બધું છે

નથી આવતી ન આવે આપણે બધા સ્ત્રીઓ ભગવાન માં એક વાળા થાય એટલે ભગવાન મોકલી ગયા

શબ્દ જ્ઞાન એ અનુભવ જ્ઞાન નથી જ્ઞાન જ્ઞાન માં આ તમારે જગત બધું એક ભગવાન સંદેશ શું સંદેશ છે એ તો આવવા જમા પંચા ની રમત જેવું છે લેતી નાની દળી તથા પૃથ્વી નું કારણ જે ગંધ તે સૂક્ષ્મ છે અને તેનું કાર્ય જે પૃથ્વી તે મોટી છે આકાશ આદિક જે બીજા ચાર તેનો મોટો વિસ્તાર છે અને તેના કારણ જે શબ્દાદિક તે સૂક્ષ્મ છે અને જે કારણ હોય તે નાનું હોય તો પણ મોટા કાર્યને ઉત્પન્ન કરવા સમર્થ થાય એવી એમાં કળા રહી છે જેમ દેવ છે તે તો મનુષ્ય જેવો મૂર્તિમાન છે અને માણસ જેવડો છે અને તેનું કાર્ય જે અગ્નિ ની જ્વાળાઓ તે તો અતિ મોટી છે તથા જેમ વરુણ ની મૂર્તિ તે મનુષ્ય જેવડી છે અને તેનું કાર્યરૂપ જે જળ તે તો અતિ જાજો છે અને જેમ સૂર્ય ની મૂર્તિ તો મનુષ્ય જેવી રથમાં બેઠી છે અને તેનું કાર્ય જે પ્રકાશ છે તો આખા બ્રહ્માંડમાં વ્યાપી રહ્યો છે તેમ સર્વના કારણ એવા જે શ્રી પુરુષોત્તમ નારાયણ શ્રી કૃષ્ણ તે તો મનુષ્ય જેવડા છે તો પણ અનંત કોટી બ્રહ્માંડ ના કારણ છે દેખાય નહીં

બરાબર છે પણ એને જાણવું જોઈએ સમજે તો એને અભિમાન કોઈ જાણવું એને જેની મેળે બીજાને દેખાય છે સાજા માણસો નો સમજે બહાર સમજે જાય ભગવું છે ને સિદ્ધ ગ્રહ ભગવાન ને શીખવું તો પડે ને કઈક નડક કોઈ થઈ જાય કારણ વિવેક હોવા નતો ને વખતે આ બધું કથા વાર્તા કરી રાત્રે હોય તો અને એકલો વાંચતો આખું સત્સંગી મારી ન જોતી બરોબર નવડા જરા જરા વાંચે આવે કંટાળો આવે એક કલાક વાંચતા પછી થોડુંક એટલે મેં એવું હોવું અમને બધું દેખાય પણ આવડા કરતા હોય તેના વખાણ કરી રાજી એટલે બધું સંભળાયું આખો કલ્પતર ઉત્તરણ કરે આખો કલ્પતર ઉત્તરણ કરે ભાગવત બે ફેરે સત્સંગી જીવન ચાર ફેરે શિક્ષા બદલી બાંધ પહેરે કેમ કેમ જાણે છે જોર જોતી હશે આવડાના કલાક દોઢ કલાક ઘણું તો અમારા જ હતા ત્યારે તમે હતા એમને અંદાજે છે ને બાપાલાલભાઈ સમાગમ કરવા વધારે આવતા

પણ મારી પાસે દેખાય આવતા યોગદાન ખવાય એ મારી પાસે બરાબર બધા શ્રદ્ધાવાળા ને અમારે ક્યાં છે બધા તરફ નું જ્ઞાન ન હોય સાધુ સેવા કરતા સેવા કરે તો એને રૂંધી રાખે સેવા સેવા કરે પછી તો એને જરા કામમાં જોડાવું

શિક્ષા બદલી એમાં વ્યર્થ માર્ગો વ્યર્થ માર્ગ અને જે કારણ હોય તે નાનું હોય તો પણ મોટા કરી અને જે શ્રી કૃષ્ણ પુરુષોત્તમ નારાયણ તે તો મનુષ્ય જેવડા છે તો પણ આનંદ કોટી બ્રહ્માંડ ના કારણ છે અને જે મૂર્ખ હોય તે તો એમ સમજે છે જેનું કાર્ય આવડું મોટું છે તો તેનું કારણ તો કેવડું મોટું હશે એ તો મૂર્ખ ની સમજણ છે અને સર્વના કારણ રૂપ એવા ભગવાન એ મનુષ્ય જેવા છે ભગવાન પોતાના અંગમાંથી યોગ કળાએ કરીને આનંદ કોટી બ્રહ્માંડ ને ઉત્પન્ન કરવાને સમર્થ છે અને પાછા પોતાને વિશે લય કરવાને સમર્થ છે વરુણ સૂર્યવંશે પોતાના કાર્ય રૂપે પોતા જ ને છે વળી કાર્યને પોતામાં લીન કરીને એ પોતે જ રહે છે તેમ ભગવાનના એક એક રોમમાં અનંત કોટી બ્રહ્માંડ અણુની પેટે રહ્યા છે અણુની પેટે તમે મોટા થઈ શકો ને કાર્ય રૂપે ઉતરતા નથી આપણે મજા કરીએ છીએ આવડાના સમજાવ્યા કરીએ છીએ પણ ઊંડા ઉતરીએ કરીએ યાદ આવે બ્રહ્મ આવે આ તમે વાંચીને વાતું કરો ને કેમ નો કરો એના હિતો આનું એક દ્રષ્ટાંત દઉં છું એ થઈ લાગે ત્યારે યાદ આવું ને આપણે પગે લાગે આપણે દિલમાં યાદ આપવું આ જીવ એવા છે પોતે જ આપણે વધતા આ લાગે નાનો થાય તો જ વધે મારે નાના ઘરે બહુ યાદો હોય આવું આડા છ અને એને કાયમ યાદ હોય કામ નથી કરવાનું આમાં મને ટેવ પડી હોય આમને નાયો આવે ભંડોળે અહીંયા જોઈ લો

રડવું નીકળ્યા પછી ડાંડો કેટલો વધાય કેટલો વધાય આપડે નાનાથી કરહડાય રાજી થાય ફૂલાવા લઈને આવડો આવડો આવડો જેટલા તમે ઊંચા જાઓ એમ નીચા થતા શીખો કોઈ એનું કાર્ય દેખાય દેખાય

તો આપણું સાંભળે નહીં આપણા શરીર પંચભૂત દેવલોક માં દેવો હોય અને ભગવત કરી બેઠી એની પાછું ઝાડીનું તાડ ઝાડ તાડવી થડ મારો ટોચે ચડો ઝાડિયાના ઝાડ માંથી શું મળે હોય તો પછી પીવાનું મળે ખાવાનું મળે એવું કર્યું નાળિયાને થડ માણસ કર્મ કરી કરીને સ્વર્ગ માટે જવું સ્વર્ગ ઘટાડી ભગવાન તરફ તમે જો બે ગગલા ચાલ્યા તો થાળીયાનું જાળવજે થાળી બીજું આવ્યું એ દાળમાં સ્વાદ છે એના ગંધમાં સ્વાદ છે એના રસમાં સ્વાદ છે એના દેખવામાં આ દેવલોક દેખાયા એમાં જો કરુણ થયા ને એ પોતાના લોકમાં પણ એને એ પંચભૂત શરીર અને એને આવતા હોય જો ભગવાન નો સંબંધ આવે તો પરાવિદ્યા નહીં તો આપણે સારવવાનું પણ જીવ ને આમાં વાત માં કપડામાં રંગલો વાયો ખંડુજે મનોજભાઈ આઠ પાના કીધા એ આઠ કપડા બીજી અપરાય બીજી ત્યાં અપરાય એને કહી આમ તો આમ બોલીએ ને એમાં પરા ઊંઘી કહેવાય અને અપરા નીચે આમાં તો હું કહી દે આઠ પ્રકારની પ્રકૃતિ અને ઓલી અપરાધ એટલે બીજી છે આવી જાય ને પછી બીજા માલ ન મળે ધારિયાના ઝાડમાં ઉપર ચડવું કે નીચે રહેવું

રોગવાણીએ ભગવાનના ભગવાન સર્વના કારણ છે અને સર્વના કરતા છે અને સમર્થ છે એમ કહીને શ્રીજી મહારાજ શયન કરવા પધાર્યા ઇતિ વચનામૃતમ એ રીતે લોયાનું બીજો ભગવાન ને ગુણ બીજો મળે શું હશે ને કેમ હશે પ્રકાર જો હશે કોઈ નહીં ભગવાન ના પડી અને એ હોય તો એ સમજીને કેતો નથી આપણે અને પાછી મૂર્તિ થઈ આ બનુભાઈ છે કાલે તમે બદલી ના છો કૃતિમાં કાલે ન બદલો પ્રકૃતિ એ તો બદલે નહીં એવા ભગવાન નથી એની તો આખી રીતિ જુદી છે મૂર્તિમાન છે એમાં તો બહુ મોટો માલ છે એને એટલા માટે આપણે વિશેષ આપે સત કોઈ ભૂત મહાભૂત સત શબ્દ શું કે કોઈ દિવસ બદલે નહીં એ છે એમાં ચિત્તભાઈ એવી જે મૂર્તિ એમાં આપણે લોભાવું છે શાસ્ત્રકારો એટલા માટે મહિમા થાય આવડા તો લોભાય એમાં ખેંચાય અને એની પ્રાપ્તિ થઈ જાય આ પછી એને આરો ન લાગે ગામડાના છોકરા દેખીએ હારું ભણી ગયા પછી ગામડામાં રહેવા છે સાધન હારું મળે મા બાપ ક્યારે કુટુંબ ની ગામડામાં રહે ઘરવાળું ભીનો આવડો ઘરવાળું નો ભીનો તો ઈવડું તો વધારે મોખી બે ભૂકો ને આવો પાછા મેં આવો વિચાર બહુ થાય આવડા માને હું કામ આપણે જો ભગવાન રાખશું ભગવાન ના સરવાળા થઈ જવાના એટલે આપણામાં કઈ ન હોય એ બધા ને ને માયાના જીવડા થયા માયાની બહાર બીજો થાય એને એનો ખોરાક બીજો ખોરાક છે આ તમારે ખોરાક કરવો તમારો આઈનો આ ખોરાક જે પડ્યો છે ને છોડી શકાતો નથી હું આ સુખ આવે નહીં તમને છોડી દઈ ખોટો મારા બાપ આથી વારા જાગો જ નહીં હો કોઈ નહીં

તમે રસ્તાશ્રમ માં રહ્યા પગપાળા હાલો એ ભગવાને તો દયા કરીને મારતા તમે ગ્રહતા છો તમારી નાતીલા ઘણા બીજા પણ જીવે તમને દેખાડું આપણે તો તમે એમ જીવતા શીખ્યા તમારા દિવસો જાય પૂજા જાય છે તમારા કઈ જાય આ છે નો જાય પણ પાછો હાલી વળી પાછો પાછો આપણે માથા મને આમ કહ્યું મજા મારે એને મેળે ફરાઈ જાય તારે તો બોલો સ્વામિનારાયણ હરે સ્વામિનારાયણ અઢારસો સિત્યોતેર કાર્તિકવાદી તેરસ ને દેવાતા શ્રીજી મહારાજ ગામશ્રી લોયા મધ્યે સુરાખાચર દરબારમાં રાત્રિ ને ઉપર વિરાજમાન હતા અને ધોળી ચીટ ની પહેરી હતી ભરેલો ધોળો સુરવાળ પહેર્યો હતો અને મસ્તક ઉપર ધોળો ભેંટો બાંધ્યો હતો તથા ધોળી પંજરી ઓઢી હતી અને પોતાના મહારાજની આગળ ભૂમિ તથા દેશદેશના સત્સંગીની સભા ભરાઈ બેઠી હતી તે સમયને વિશે શ્રીજી મહારાજને ભગવદાનંદ સ્વામીએ તથા શિવાનંદ સ્વામીએ પ્રશ્ન પૂછ્યો છે એ બધું આપણી ઉપર આવશે હવે એ વાંચો એ ખબર પડશે આમ તો સાંભળે એટલે હારા સાંભળે કે મારો પૈસા નથી તે સમય વિશે શ્રીજી મહારાજ ને ભગવદાનંદ સ્વામી તથા સ્વામી એ છે શિવાનંદ સ્વામી ગુણોત્તમ સ્વામી નો હોય પણ કુંવર નાની પણ એવા મહારાજ ભગવાન તથા સંત તેનો જેને મહાત્મ જ્ઞાને સહિત નિશ્ચય હોય તેના શા લક્ષણ છે ભગવાન અને સંત અંધ કોણ કહેવાય આને તો લુગડું હિંસન આ વર્ગ આખંડ અને ભગવાન ને તો ખબર છે કોણ અને આપણે સાધુ ને લુગડું હિંસન ઊંડા ઉતરો દેખાય આ ઉપરી જો જવું હોય આવું હવે ઉકાવું છે ને પણ જાવું ના થાય એને અર્થે કુટુંબ નો કરે લોકલાજ નો ત્યાગ કરે રાજ્ય નો કરે સુખ નો કરે ધન નો ત્યાગ કરે સ્ત્રી નો ત્યાગ કરે અને સ્ત્રી હોય તે પુરુષ નો ત્યાગ કરે એમ કહીને આ સર્વે હરિભક્ત ની વાર્તાઓ એકબીજા ઘેરે કરી કીધું ને સંત ને અર્થે અને ભગવાન ને અર્થે ત્યાગ ત્યાગ એવું હોય પણ સંત ને અર્થે ભગવાન ને અર્થે ન રહે તો પછી વાત આવે આ જોતા તો શીખવું જોઈએ ને કપડા બદલાવે ત્યાગ થાય છે અને ત્યાગ કર્યો ત્યાગ વૈરાગ એટલે શું વૈરાગ પેલો વૈરાગ આવે પછી ત્યાગ કન્યાને હશે કોણ જોઈ તો કોઈ રહી બ્રાહ્મણ ને સાધુ ને કોઈ રાખી

એને અર્થે કુટુંબ નો ત્યાગ કરે લોકલાજ નો ત્યાગ કરે આમ આપડે તમારે એકલા એકલા મેળવું છે મારે ન બોલાયા તોય બોલી દઉં આપડે આ બરાબર છે નથી મેળવું છે લોકલાજ નો ત્યાગ કરે રાજ્ય નો ત્યાગ કરે લોકલાભ ત્યાગ કરે છે રાજ્ય નો ત્યાગ કરે સુખ નો ત્યાગ કરે ધન નો ત્યાગ કરે સ્ત્રી નો ત્યાગ કરે અને સ્ત્રી હોય તો પુરુષ નો ત્યાગ કરે એમ કહીને આ સર્વે હરિજન ની વાર્તાઓ એક બીજા કેડે કરી ગામ ડેડુસરવા રજપૂત ગરુજી તથા ધર્મપુરવા કુશળ કુંવરભાઈ તથા પર્વતભાઈ તથા રાજભાઈ તથા જીવુભાઈ તથા લાડુભાઈ તથા મોટા રામભાઈ તથા દાદો ખાચર તથા માંજો ભક્ત તથા મૂળજી બ્રહ્મચારી તથા ભુજવાળા લાધીભાઈ અને માતાજી તથા મુક્તાનંદ સ્વામી તથા વાળાક દેશ નો આહિર પટેલ સામત તથા ગામ માનકુવાના મોરજી તથા કૃષ્ણજી તથા વાળાક દેશ માં ગુંડાળી ગામના બે કાઠી હરિભક્ત ઇત્યાદિ જે સત્સંગી તેમણે ભગવાન ને અર્થે અને સંત ને અર્થે જે જે કર્યું તેને વિસ્તારીને કહેતા આવા મારે જો આંગોળ તો મેં કેટલી વાતમાં બધા

આપણે કેનો કરીએ આપણે તો બરાબર આપણે એને મનોરંજન માં વાપરીએ અને વળી એમ કહ્યું છે જેને ભગવાન નો નિશ્ચય મહાત્મા જ્ઞાને થઈ હોય તે ભગવાન ના વચન માં ફેર પાડે નહીં અને જેમ કહે તેમ કરે તે ઉપર પોતાની વાત કરી છે અમારો સ્વભાવ કેવો હતો તો ગોદહન માત્ર એક સ્થાનક માં રહેવાય નહીં રહેવાય પણ વધુ રહેવાય નહીં એવા ત્યાગી હતા અને વૈરાગ્ય અતિશય હતો મેં શ્રી રામાનંદ સ્વામી ઉપર હેત પણ અસાધારણ હતું તો પણ સ્વામીએ ભુજનગર થી કહી મોકલ્યું છે જો સત્સંગમાં રહ્યાનો ખપ હોય તો થાંભલા ને બાદ લઈને પણ રહેવું પડશે એમ મયારામ ભટ્ટે આવીને કહ્યું ત્યારે અમે થાંભલા ને બાદ લીધી ત્યાર પછી તેમણે કહ્યું છે ભક્તાનંદ સ્વામી ની આજ્ઞામાં રહો પછી અમે સ્વામી ના દર્શન થયા મોર નવ મહિના સુધી મુક્તાનંદ સ્વામી ની આજ્ઞામાં રહ્યા શ્રીજી મહારાજ આવીને આ બધી રીત કોઈને ક્યાંય બતાવાય નગર સેવાનું બંધન થાય મારા પરિવાર ઘોડા અડે પાન ચડે વિદ્યા ભીતર જાય એની ઉપર રોગી ચડે પધાર્યા અમારા સાધુઓના મંદિર બાંધ્યા એક ઠેકાણે મોઢવા ભગવાને બંધન જેવા દરેક બદલાવે દરેક બદલાવે એક ઠેકાણે કોઈ તમે નાના હતા પણ બહુ યાદ આવતું છે અને પ્રેક્ટિકલ વિના કેમ ખબર પડે

વાર્તા કરી જે પ્રહલાદ જે તે નૃસિંહજી પ્રત્યે બોલ્યા છે હે મહારાજ હું તમારા વિકરાલ રૂપ થી નથી બીતો મેં તમે જે મારી રક્ષા કરી તેને હું રક્ષા નથી માનતો ને તમે જયારે મારા ઇન્દ્રિયો રૂપ શત્રુ ના ગણ થકી રક્ષા કરશો ત્યારે હું રક્ષા માનીશ પ્રહલાદજી ભક્ત ભગવાન આમાં ઘૂરક્યા તમે ઘૂરકો છોડવાના આમાં આમ બરાબર હશે એટલે ઘુરકી શકે તમારે ધારું કરવું હોય તો ઘુરકો મને આવડા પાછલા સમજાવ આવે નથી પ્રહલાદ છે તે નૃસિંહજી પ્રત્યે બોલા છે એ મહારાજ હું આ તમારા વિકરાળ રૂપ થી નથી દેતો ને તમે જે મારી રક્ષા કરી તેને હું રક્ષા નથી માનતો ને તમે જયારે મારા ઇન્દ્રિયો રૂપ શત્રુ ના ગણ થકી રક્ષા કરશો ત્યારે હું રક્ષા માનીશ માટે જે ભગવાન નો ભક્ત હોય તે દૈહિક રક્ષા ભગવાન કરે તેને કરીને હર્ષ ન પામે અને રક્ષા ન કરે તેને કરીને શોક ન કરે પ્રકૃતિ હજી કેટલા નીચે જઈ એને કોઈ જોતું નથી બોલો અને અલમસ્ત થકો ભગવાન ને ભજે ને ભગવાન ને સંત તેનું મહાત્મા બહુ જાણે તે ઉપર ગામ કટલાલ ની ડોસી ની વાત કરી અને આવી રીતનો જે હરિભક્ત હોય તેનો દેહ પગે પગ ઘસીને પડે વાઘ ખાઈ જાય સર્પ કરડે શસ્ત્ર વાગે પાણીમાં બુડી જાય ઇત્યાદિક ગમે તેવી રીતે અપમૃત્યુ કરીને દેહ પડે તો પણ એમ સમજે છે ભગવાન ના ભક્ત ની અવળી ગતિ થાય જ નહીં એ તો ભગવાન ના ધામ ને જ પામે અને ભગવાન થી વિમુખ હોય તેનો દેહ સુધી સારી પેઠે પડે ને ચંદ્ર ના લાકડામાં સંસ્કાર યુક્ત પડે તો પણ તેનો નિશ્ચય તો નિશ્ચય જમપુરી માં જાય એ બેની વ્યક્તિ સારી પેઠે સમજે એ સર્વે પ્રકારની જેના હૃદયમાં દ્રઢ ગાંઠ પડી જાય તેને ભગવાન ને સંત નો મહાત્મ્ય સહિત નિશ્ચય છે એમ જાણવું અને એવો નિશ્ચય વાળો જે હોય તે જરૂર બ્રહ્મ મોહલ માં જ ભૂગે પણ બીજે ક્યાંય બીજે કોઈ બીજે ક્યાંય કોઈ ધામ માં ઓરો રહે નહીં ઈતિ વચનામૃતમ એવી રીતે લોયા નો ત્રીજો વચન આ થઈ ગયા આ મહારાજ